મારે શું ગેરંટી એસી પૈસા દાદા એસી પૈસા ખાલી પોણો દોડો પોણો કેટલું આવું રોજ અડધો ગેલન દાદા ના બધું ના વપરાય બે ત્રણ ગ્લાસ વપરાય એક ગેલન તો ત્રણ દિવસ ચાલે દાદા એક ગેલન ત્રણ ચાર દિવસ ચાલે છે મારું તબિયત છે બધું કરનાર દાદા સાદું જ કરતા હતા પણ હવે આપની તબિયત એક્સિડન્ટ થયા પછી અમને એમ લાગે કે તમારી એક્સ્ટ્રા કાળજી લેવાવી જોઈએ એ તો કોઈ જગ્યાએ અમે કહીએ કે આ કરજો અંજી લાવજો તે અંજી લાવજો એમ કહીએ જુદી વાત છે શું કહ્યું દાદા જુદાઈ ના માનશો બિલકુલ હા બિલકુલ જુદાઈ ના માનશો એક બે ને ત્રણ સમર્પણ છે છે એ હવે સમજાય ગયું માર્ગે કોઈ સલાહ ના આપવા આવે બિલકુલ પાણી લાવો મેં તમને કઈ ખોટ જવા નથી મને શું થાય આવરણ બી થાય એક પૈ પણ બગડે મારાથી મને મારું બગડવાનું શું છે મારા ઘરમાં થી છે બગડવાનું પાછું પાછું માને દાદા તમારા નહીં આ પૈસા તમારા નહીં કરે છે તમારા મારું કયું છે બધું મારું છે સમજ પડતી તમે કીધું કે આ મારા જ પૈસા છે ને મારા પૈસા બગડે તો વાંધો નહીં બગાડવું નહીં ને બગાડ એક ના બગાડવું બગાડવું એ ગુનો છે હા મોટો ગુનો હા દાદા સારી જગ્યાએ રાખવું હા દાદા હા દાદા સારી જગ્યા હા સારું આ સાહેબ ચાર માણસ નથી દસ હજાર રૂપિયા અમારે પછી જવા દસ હજાર અમારે અમારા ભાભી ના અને પચીસ હજાર સંકુતિ ના આપ્યા પચીસ હજાર પૂરા જરૂર નથી અને અમે લોકો મનમાં થાય કે સંકુતિ ભરતા એમ પચીસ હજાર હું પાણી આવી પાણી ના લાવતો જુદા જુદા ભલે આપતા બીજા પાંચ પાંચ ઘર બદલે આમ કરતો આમ ભાઈ આવ્યા ને જમાઈ કરતો બગડે નહીં

ખાસ કોને ભરવું જોઈએ કે તો જે લોકો અહીં આપણે દાન આપી શકતા નથી મોટું આપણે મંદિરમાં કેમ ના આપી શકતા હોય કે આ બધું થઈને મદદ કરી દઈએ બસ શું કરવું જોઈએ મદદ કરી દે જેટલી મદદ કરે સમજાય હા દાદા મારાથી મદદ થઈ નથી હું વહેલા ચાલે દિલ્હી આવી છે બે ત્રણ હપ્તા આપશો કે છે પાંચ બરાબર ત્યાં તો પાંચસો રૂપિયા ને તો આમાં એક મોકલ્યું દીપક ના અક્ષર વિજ્ઞાન આપડે આવી છે છતાં બાજુ અમને લોકો મોકલ્યું ત્રીસ રૂપિયા ખર્ચ કરો ત્રીસ રૂપિયા દાદા કઈ વેપાર નથી આપણે પૈસા ને એક દાદા બસો મોઘું થઈ ગયા આ બસો એકાવન છે થઈ ગયું બસો એકાવન પોતનું મોઘું કર્યા પોસ્ટ નો ખર્ચો વધવા પડ્યો આ પોસ્ટ નો ખર્ચો ખુબ વધી ગયો કેન્દ્ર વધ્યા બધા આપવાનું બધા દાન આપતા ને ત્યાં ના કરવાનું આ તો જેને પેલું આપવાનું ને જગત કલ્યાણ નિમિત્ત બનવાનું દાદા એને આનંદ રહે નાનકડું પણ એક નિમિત્ત બનવાનો આનંદ રે હા ના થાય થોડું દેખાય ચલો એટલે જેને દાન ના આપતો તેને કેવું તમારે જો બધું ઉદ્ભવ લે અઢીસો ચાલુ હપ્તા કરે તો ચાલે આપવાનું ચાલુ કરે થાય કે મારે કઈ આપવું પડે આપણે દાદા આપીએ છીએ આપણે દરેક ને છે આપું આજે દાદા જગત કલ્યાણના યજ્ઞ માટે આટલી બધી દોડધામ કરીને આવું સરસ આપણને જ્ઞાન આપ્યું છે તો કમો કમ એ તો આપણે બેટર આપું હા કઈ આપવું આપું તો માથે દેવું કઈ ઉપાય કોઈને ખર્ચ માં નહીં નાખવાના પોતરી લોકો ભાવે છે વાળા બધા કેટલા ગામના હજાર કેટલા કાર્ય વાળા પગે રાખતા બહુ સારો વસ્તુ સારો સારો વસ્તુ ના ઈચ્છા હોય કઈ વાંધો જ નહીં શું કહ્યું બાબા ભગવાન વિરાટ સ્વરૂપ વિરાટ સ્વરૂપ અર્જુન કબૂલ કર્યું એ મારો અહંકાર તમે લઈ લીધો મારો અહંકાર પોતાનો અહંકાર પોતે કેવી રીતે કાઢે મારો અહંકાર તમે લઈ લીધો મારો અહંકાર લઈ લીધો અહંકાર લઈ લે એ વિરાટ કરો એ વિરાટ કરો એ વિરાટ કરો હા દાદા અહંકાર આખો આજુ નો બધો આગળ ભાઈ નઈ અહંકાર લઈ જે અહંકાર લઈ લે વિરાટ અને એ તો વિરાટ દર્શન ટૂંક સમય માટે પાછું એ તો દાદા ટૂંક સમય માટે વિરાટ દર્શન એ તો કાયમ વિરાટ દર્શન પેલું તો ટૂંક સમય માટે વિરાટ દર્શન કાયમ નું વિરાટ દર્શન કાયમ નું વિરાટ દર્શન કેટલા માણસ હા કેટલાય માણસ અર્જુન નું તે બધું અમુક વખત માટે રજી મેદાન ગુરુક્ષેત્ર તમે લઈ લીધો હા લઈ લીધું દાદા બધા કે બાપાની જગત શક્તિ નથી કરતા હોય તો શક્તિ હોય ને કરતા હોય તો આપણે મેં બાજુ હોય તે થઈ જાય શરીર પર લખેલું છે લખીદાર શરીર હારે છે આ તો કરતા નથી કે કે બાબા શક્તિ નથી પેલા શું નરમ છે લખ્યું

વિરાટ વિરાટ સમજાય ને અંકાર લઈ જાય ગઈ જાય આખો ગુલાબી ગઈ જાય નહીં ગઈ જાય ہاں، داد گا تو جائے ہاں، جائے دخل دا پر دادا نہ ہوا الکم الکم دا ત્યાં તો વસ થવાય છે દાદા જ્યાં વસ થવાતો ત્યાં જ વસ થવાય ને ગમે ત્યાં તો વસ થવાય જ નહીં ગમે ત્યાં તો વસ થવાય જ નહીં જ્યાં જગ્યા હોય ત્યાં જ વસ થવાય ને એમાં બેન કે છે ચાર કે મહિના મહિને રહેશે ત્યાં ગયેલો ને ત્યાં ગયેલો દાદા ત્યાં ગયેલો મહિનો મહિનો રોજ તમારે દાદા એમને તો આપડે મહિનો રહ્યા મહિનો રહ્યા દર વખત બાર દાદા રહેતો દસ બાર દાદા ત્યારે બીજા માસમાં કુદા કુદ ત્યારે ત્યાં જવું પડે <laughs> આપડે તબેલા કોઈ બોલતું નહીં

થોડો લાભ થયો તમને ના દાદા હું કઉ છું પહેલે બહુ જોરદાર રીતે કહ્યું અક્રમ માટે નહી પણ આ લોકો ને બધાને કઉ છું અક્રમ માટે તો એટલે વધારે પડતો ગમે તેવું કષ્ટ આવે તો એ નહી દાદા હા મંદિર ના જુદા મંદિર ના જુદા દર મહિને આપતો પૂછવાના અઢીસો દર મહિને બાર ને ત્રણ હજાર રૂપિયા આપું પુત્ર ને જ્ઞાનદાન ના જ્ઞાનદાન ના બાર મહિને ત્રણ હજાર આપે સવા લાખ એ મેં વાળતો ને મને એનો આનંદ છે શું કારણ છે ઘેર શ્રીમદ મહાત્મા એ પછી મને વાંધો નથી એમાં ઓછું કરે સારું ના થાય તો સાધર વાળો આ નોકરી ના આવતો જો તમે રજા ના આપવા તો હું નોકરી પર નહીં આવું આવતા થયા જશે ત્યાં નીકળે જોઈએ હું આવ્યો ત્યારથી જ આ બે અને ત્રીજો અને ચોથા મારે પેલો એ લલિત લલિત કજો ખોડે નહીં જતી નોકરી જ નહીં કરતો હવે આ જવું આમ કોન્ટ્રાક્ટર એટલે હોરી નોટ હોય કરવાનો હોરી નોટ કાઢીને આપું એમને અને પછી કઉ પોણસો પાછા લાવજો પછી લખી દો પોણસો ના વ્યવસ્થા એવું હતું મન ભિખારી મન ભિખારી મન ભિખારી પછી પૂછેલું છે મતલબ કે તમે મન ભિખારી નથી રાજે જ બોલો કોઈ જગ્યાએ રાજે છે એટલે તપાસ કરી કે મંદિર માં પણ હોય તો અધિકારી મળી મંદિર માં વાહ કરે તો વાહ વાહ પેલું ગમે નઈ મંદિર કોણ લાહરા કરે હવે થોડી થોડી હું આ બોલું છું કારણ એને સંતોષ આત્મ સંતોષ થાય શું કહ્યું આત્મ સંતોષ મેં તો એને આવું ના બોલે તો પેલા મારા માલમાં શું થાય મેં તો આવે તો બોલે નહીં મને ઉપાધિ થઈ ગઈ એની અમારી તે સમજે ને વાણી ન રવે પણ પાછા બધું આ ભિખારી મન કે તારું ખુશ થઈ ગયો તારું મન આવી સ્થિતિમાં આવી પરિસ્થિતિમાં નાનું મન ખુશ થઈ તમે તો રાજા મને બધું આપી દીધેલું પછી એને સાડા બાર લાખ રૂપિયા આપ્યા પછી બે બંગલા તમારે કે બધું હું જ તમારે કે છે ન્યાય તો કરવો છે તમે શું કહો હે દર મહિને પાંચસો ડોલર કાઢે તો બાર મહિને છસો ડોલર થાય છ હજાર ડોલર એટલે આ બધું કઈ કરી નિકાલ થઈ ગયો નિકાલ થઈ ગયો ના એવું નહીં દાદા કેટલી સાથે રાખી સાચી નથી તેને પણ આટલું કહેતા મનમાં સારું લાગે દાદાજી દાદાજી મેં એમને એમ કહ્યું કે તમારો ભાવ સવાયો પૂરો કરજો તમારો ભાવ સવાયા પૂરો કરજો અત્યારે તમારા રભાઈ લોખંડ જબરદસ્ત માણસો સારા દાયા મને કે છે આ બધા દાન આપે છે હું દાન નથી અપાતું મારે મને ઉપાધિ રહે છે મારી પરિસ્થિતિ એવી નથી કે છે કોને કહ્યું આવું લોકો આપે આપી પણ હોય તો આપવાના આ તારો ભાવ છે એ પૈસા તારો ભાવ છે તું તારું તારા થઈ ગયા જેમ તેમ કરી તારા આગો પાછી વધારે એમ તેમ ઉપાધિ કરવાનું દાદા માગતા ને દાદા ઈચ્છા નથી તું આનંદ નકમ રહ્યું જોઈએ આનંદ માં રહ્યું ایک لاکھ ہزار روک جائیں દાદા ફરી એક ના આપણે લઈ જતા

مہالکشمی تو آپ کہتے ہیں આ બહુ લોકોનું કામ પેલા પાંત્રી આપવા પડે આપતો કરતો એવું આપવાનું બીજું આપવાનું હા એ તો દાદા બીજું તો આપ આપો જ છો ઘણું આપો છો આ તો પ્રસાદ દાદા બને ગયા તો પ્રસાદ દાદા કે છે બહુ ડીપ વસ્તુ એ આપડે કાયદો માનીએ રેગ્યુલર છે એટલે વ્યવસ્થિત કર્યો અમે વ્યવસ્થિત કર્યો ખોટું નથી સારું નથી યસ બધો ઘરમાં થઈ જશે જવું પડ્યું છે આખું સમજ પડ્યું ઘરે બધું જવાનું કિંમત બા ના પડે તમે તરત કોઈ ન કરે વસતી કોઈ ન કરે હું આમ લીધું રાત તોડી દેવું જોઈએ તોડતા નથી કર્યું આપની વાત સાચી છે ઓછા પૈસા જીવે એટલે ભાવ ઉતરી જાય માણસ મન ઉતરી જાય પૈસા ની કહેવાની જરૂર જ નહીં તોડે બહાર ના પાડીએ ને લઈ જઈએ બરાબર બહાર ના પાડીએ બહાર ના પડે હા તો મારા માટે કેટલા બળી ગયું તોડી લે એ કપટ એટલે તોડી લે એ કપટ એટલે જાગૃતિ જાગૃતિ કહેવાય પછી એની દાદા ધારો કે સામો માણસ આવ્યું ત્યારે શું જવાબ આપવો એ હું જાણતી નથી આ તો મંગાયેલા એ કપટ ના કહેવાય મફત આપી પૂછે નહીં કોઈ ના ના لا تمے جاگتی کہہ تو ہےتو سامان من کی اتری نہ جائے یہ جاگتی ہے એ હમણાં નુકસાનકારક છે એને આનંદ રહે પહેરવામાં પહેરવામાં આનંદ રહે હા અંકલ ચેટર ગયો છું એટલે હવે એ મને આઠ રૂપિયા થાય એવું લાવે પછી મને કોઈ કે દસ પણ મળી છે એટલે પેલું મને કિંમત એની ઉતરી જાય સમજણવાદ ને જોયા જ નહીં બરાબર છે દાદા વેપારીઓ જોયા સમજણ કઈ લાવે સમજણ ક્યાંથી લાવે સમજણ લાવે કઈ ખબર ને અમને સમજે ના પણ અમને સારા સારા સમજણ પડે સમજણ તો અમને ના પડે અમે સારો સારો સમજી આ જગત માં સારા સમજણ હોય કોણ જ ના હોય ને ખાવાની ગોળ નથી બરાબર બધા ગયા કરે મને સમજણ છે આમ એમ કે મને સમજણ છે બરાબર દાદા એટલે એની પોતાની સમજણ એમ હા પગલે પગલે દાદા એટલે જ ભૂલ છે બરાબર માની બેઠી હું મેં જોયું નહીં સમજણ બરાબર વેપારીઓ અંધેવાજ છે નિર્મળ છે તેઓ દાળ ભાત ધંધે નહીં ત્યાં છૂટી જાય ખા એટલું તમે કાપી લીધું જાગૃતિ કહેવાય એનાથી આનંદ રહે કહી દઈએ ભાવ તો આનંદ તૂટી જાય કેમ યાદ આનંદ રેક ના સમજ તો પડે પછી ઘણી વાર વ્યવહારમાં આવું બને કોકવાર એવું બને પણ ધારો કે મને પછી ખબર પડે કે આ તો ત્રીસ માં જ લાયા હતા અને મને તો સો કયા પડવાના જેવું છે એ પડી જાય ત્યાર પછી મને રિએક્શન આવે એટલે કિંમત ઉપર આનંદ છે કિંમત ઉપર કિંમત ઉપર આનંદ તમારે જવાબ નથી આપ્યો એવું બને બને બને ઘણી વાર બને અમારે બધા કહ્યું કે અમે ઘેર વાપરીએ એવી છે અમે ફેર નથી હા દાદા કોઈ જાતનો નથી એક એક ડોલર માં એવું બરાબર છે ડોલર માં દાદા એક ડોલર માં હે એક ડોલર માં હવા ના એ બોલાય નહીં બોલે તો હવા બોલ્યા તો તે જીતા અમને કહ્યું મને અવાજ મારી એટલે મેં કહ્યું તમે સમજે નહીં તમારું કામ કમ્પેર ને કોન્ટ્રાક્ટ ના આવડે એમ ના આવડે

મજામાં છે પણ એને ટેવ પડી છે પછી વધારે વધારે થશે બધી એ તમે મારી કદર કરી આમ તમે કદર ના કરી હોય કિંમત સમજે પોતાની જાતની કિંમત એવી કે છે નહીં ખાસ એ નિમિત્ત છે શું કહ્યું થોડી એવું સમજી દે ને અહંકાર કરો જ્ઞાન ના એટલે ઓકે દાદા શૈલેષ મને એમ ભાડું નાડું ઊંધી ના બગડે સામો બગડે નહીં એની ખાસ કાળજી રાખો તમે સામો બગડે નહીં એનું ખાસ ધ્યાન રાખો ધ્યાન રાખો નહીં તો બગડી જ જાય આપડે ખોટું એન્ગેજમેન્ટ થઈ જાય અમે કેવું કિંમતી પડી અમારો દુધિયા સેલમાં મળે નહીં દાદા તમારે માટે તો વસ્તુ લેવાની હોય ને તો સવારે પૈસા આપીને લેવાનું મન થાય તમારે માટે અમને સેલમાં લેવાનું જ ના ગમે જરૂર નહીં દાદા અમે ઇન્ડિયા જઈએ છીએ ને ઇન્ડિયા તો અમે કવિ ને થોડું થોડું આપીએ જ છીએ પછી પૂછતા નથી આપને કવિ આપવાનું બે ત્રણ હજાર બે ત્રણ હજાર ચાર હજાર ડોલર એવું વચ્ચે આપીએ જ છીએ ચાર પાંચ હજાર સુધી એવું ના કરશું મારા માણસો બધા બગાડી અરે દારૂ પીએ તો તમને સમજણ ના પડે બધું ઊંધું ક્યાં કરે આપી હતી હે કેસેટ આપી ને ના ડોલર નથી આપ્યા ડોલર નહીં રૂપિયા પણ ત્રણ ચાર હજાર ડોલર ના ના ના ના

એનો વધુ બે હજાર તો ગાવડે બોલું આખો સત્સંગ બધો બગડી જાય ગાવડો સત્સંગ આ બધાને સમજણ છે ને તે એમની સમજણ નથી બરાબર જે છે તે હા દાદા પૂર્વકો ના ભાવ નહીં

ગોઠવણી અને ગોઠવણી નામ આપવું બરાબર એ બધી એમની સમજણ છે બરાબર એ બક્ષિસ જ ને દાદા એ પૂર્વ ભાવ ની જ કહેવાય ને બીજું શું વળી હોય જ એક દાદા હોય જ નહીં એ બધી અક્કલ એ પૂર્વ ભાવ નું જ છે ને જ્ઞાન એ સમજણ કેવાય જ્ઞાન એ સમજણ આ પૂરો બહુ બરાબર દાદા કેટલું અમે એમને પૂછીએ એમને આમ જે કઈ હોય તો અમે પૂછીએ નહીં પૂછીએ નહીં બરાબર સમજણ છે અમુક જાતની પૂર્વ લાયા છે વાત કરીએ ને બીજું તેમને કેટલો ખુશ કરવા માટે કરીએ મન ઠેકાણા ના હોય ત્યારે ખુશ કરવું પડે ને એ તો નિયમ છે દરેક મારી જોડે માણસ ડિસ્પ્લે થઈ ગયો વાતચીત કરું ખુશ થઈ જાય જો પેલી સારી હોય બધું જાણી દઉં બધું આટલું સારું છે તમને સમજ પડે દાદા સમજતા છે બધું દાદા બધું સમજી શકે એ તો ખબર હોય ને દાદા જાણે બધું દાદા દાદા બધું જાણી જાય તો ખ્યાલ આવે દાદા દાદા બધું જાણે ધીમે ધીમે કામ લઈએ બગડે બગડી સુધારવા માટે પ્રયત્ન કર્યા મારી જોડે લાભ ના થયો ને કહો જાય ના કે મારા તો દેખાય દેખાય આગળ અને પાછળ વાંચ્યો <laughs> પાછળ આંખો નહીં દાદા દારૂ બરાબર પણ કંઈ ટાઈમ મળે બધા પણ એ જયારે તરુલતા ને કપટ બધી દેખાય એવા માંડી ને ગયા વર્ષે ગીતા વાંચ્યા પછી તો એને કબૂલ કરતા કરતા તને રડવું આવ્યું ને એને બહુ તોફાન તોફાન થયા ત્યારે પછી તાળી પડી ખુલ્યું હા ખુલ્યા ત્યારે તો દાદા એને તો એટલું બધું દુઃખ થયેલું પછી તાળી પડી ગઈ હવે તાળી પડી ગઈ થાય મેં નીકળી જાય થોડું દેખાય ખરું પણ દુઃખ નહીં થયેલું પોતાની જાત માટે કબૂલાય જ નહીં કે હું આવી છું એમ એ તો ના મનાયું પછી જેમ જેમ બળતરાઓ થઈ બધું ઉઘાડ પડ્યો બહુ દાદા એક વર્ષ મંથન ચાલ્યું એક વર્ષ ખરું કર્યું ખરું કર્યું પછી મારી દ્રષ્ટિમાં સ્વાગત આપું માપું માપું સ્વાગત હું માપું મને ખબર ના હોય તમે આટલી ધીરજ કેવી રીતે લઈ શકો મને ધીરજ હોય બધું આ ધીરજ હોય જ નહીં મારા દાદા તમે તો કેટલો બધો કચરો દરેક મહાત્મામાં જુઓ તો તમારી કેમનું સહન થાય જોઈએ એટલું સહન ના થાય પણ એને સહન થાય પણ એનો ઉપાય કર્યા કરી અમને ઊંઘ ઊંઘ ના આવે બહુ હા તો આ જે સ્ત્રી મહાત્માઓ છે બધી સ્ત્રી મહાત્માઓ તે તો બધી એટલી દૂષણોથી ભરેલી છે તો આપને અકળામણ ના થાય ને જોતા અક્રમણ થાય તો બધી કલ્યાણ ના થાય ને અમે જાણે કે આવું જ હોય ના સમજે પેલા આવું જ હોય એવું પુરુષ ને દેખીએ ત્યારે અમને ક્રમણ થાય પુરુષ એવું દેખીએ સ્ત્રી જેવો એમાં કપટ વાળો હા આ તો કપટ નો બંધાર જ بوشن نکل جائے بھگ نی کا દાદા એ બધું કપટ કાઢે તો જ પતિવ્રત ધર્મ પડાય બરાબર આખી દુનિયા ઉઠા પણ આવી સિરિયલ અમારે ભાભી જોયેલું બધું હા દાદા બધું જોઈ એમની લખી ભાભી મને શું કરવાના મને જ્ઞાન તો થયું ને તમને પોતાને બધાને ખબર ના પડે એમને ખબર ના પડે કેટલો બાલ પડે અમે તો ત્યારે સમજ પડે દાદા આપ એને માલ જુઓ છો અને કરુલતા એને દોષિત જુએ છે એટલે ઘણી વાર બહુ દુઃખ થાય હવે મીનામાં કોઈ દોષ માંથી જોવાઈ જાય આપ એને માલ તરીકે જુઓ અને હું દોષ તરીકે જોવાય બરાબર છે પણ એવું થઈ જાય થઈ જાય પ્રતિક્રમણ તો પોતાની વાત કરું છું કે આપને એમ દેખાય કે આવો માલ ભરેલો છે જયારે અમને એવો દેખાય કે આ દોષ ભરેલો છે ના અમે એવું જાણી કે સ્ત્રી જાતિ આવો માલ હોય બરાબર સત્ય નો અવમાન હોય તે જાણે ઉધાર હોય ને અને દાદા તરુલતા સતી નથી પણ જયારે એને કબૂલ કરવું પડ્યું ત્યારે બહુ દુઃખ લાગ્યું આ તો બધી અસર અસર જીવન શું થાય મીઠાશ લગાડી બધું હતું એના લાગી છે પછી હજીવનો દૂધો હોય તો બરાબર એવી અસુવિધા બેભાન પણ પાછળ દેખાય છે પરિણામ શું આવશે તે ખબર બરાબર એટલે પહેલા કુદરતે એવું રાખેલું ને કે ઘેર મા બાપ રહેતા બંધ રહેવું બરાબર